બુદ્ધને એ જે જ્ઞાન થયું ત્યાર પછી આ ધર્મચક્ર પરિવર્તન થયું ધર્મચક્ર પરિવર્તન થયું એ બુદ્ધને જ્ઞાન થયું ત્યાર પછી થયું ને એમ કે બુદ્ધ ને જે બૌદ્ધિક જ્ઞાન બૌદ્ધિક જ્ઞાન જે થયું જ્ઞાન બુદ્ધિ એટલે બોધિક જ્ઞાન થાય બોધિક જ્ઞાન પછી આ ધર્માનું શરૂઆત થઈ ને જ્ઞાન જ્ઞાન નહીં જ્ઞાન મારી આ બુદ્ધિના ટોપમાં સ્તર ઉપર લે છેલ્લા લે એટલે બુદ્ધિના સંપૂર્ણ કાબુ બુદ્ધિના સોલ્યુશન બધું થઈ ગયું બુદ્ધિનું પહેલું મનનું સોલ્યુશન થઈ ગયું બુદ્ધિનું સોલ્યુશન હવે જ્ઞાનમાં હોય સાહેબે એને આ એને આ એ થયું જ્ઞાનના પેસાના ટાઈમે બુદ્ધિ જ્ઞાન બુદ્ધિ જ્ઞાન બૌદ્ધિક જ્ઞાન બૌદ્ધિક જ્ઞાન પણ એ એ આત્માનું જ્ઞાન નહીં આત્મિક જ્ઞાન નહીં આત્મા જાણ્યો નથી આત્મા નથી આત્મા એટલે એના આત્મા જાણ્યો જ નથી આત્મા શું છે આ તો બુદ્ધના માર્ગમાં કોઈ આત્મા જે જાણ નથી મનમાં જે જાણે છે ખોટું આત્મા એ શું કે છે કે આત્મા ક્ષણિક છે શું કે છે આત્મા ક્ષણિક કેમ કે છે એ તો એ વિધાન જ ખોટું દેખાય ને અહીંયા આગળ અને વિધાન આપણા સનાતન એટલે જીવાત્મા ને કેતા હશે જીવ જીવ ને જીવ ને એમ કેતા હશે કે આત્મા આત્માને નાસ્તા ઉત્પન્ન થાય નાસ્તા ઉત્પન્ન થાય નાસ્તા ક્ષણે ક્ષણે જુદો જુદો એ પર્યાય દ્રષ્ટિ પર્યાય દ્રષ્ટિ નથી એમ કે આત્મા મૂળમાં આત્મા હા મૂળ ન હોય પણ દાળીઓ ક્યાંથી હોય જયારે તમારા માટે આ વિષય આવ્યો છે તમે ઘણા પ્રશ્નો પર થતા હશે તો એક બાજુ ભગવાન એક છૂટી ગયેલા ના તૂટી પામતો લઈને નીકળતા હોય તો આ બેને બેને કઈ અસર થાય કરી સોનાને કઈ અસર થાય મારી લોકો

બધું રૂપે ત્યાં તો મને પ્રમાણ પ્રમાણ કઈ આચરણ મારે કરુણા કરુણા દયા દયા

નિર્દયતા અવશ્ય હોય નિર્દયતા હિંસા અવશ્ય હોય કારણ કે સંગત રૂપ છે લીધેલા એ મારું ઘણા ભાઈ લીધેલું એટલે જ્ઞાની પુસ્તકભાઈ ના અમે ગયા ગયા કરુણા ગયા વર્ષ લીધેલા જતી સમજાય મોટા મોટા આપણે કરુણા કરુણામાં શું હોય કરુણામાં શું હોય કરુણામાં કોઈ નથી એ ધ્વન નથી

Gracias. ઉંદરને બચાવવાનું મન તો થાય ને એમ કે ત્યારે ઉંદરને બચાવવાનું મન તો થાય ને તમારા દાદા બિલાડી લઈ જતી હોય તો આપણે પકડવાના ને છોડાવવા માટે એને છોડાવવો હોય ઉંદર ને તો બિલાડીને પકડવી જ પડે ને અથવા તો મારવી પડે નિર્દય બનવું જ પડે ને દાદા મહાવીર જે છે ત્યાં બિલાડી છે તે ઉંદરને પકડ્યો હોય તે વખતે મહાવીર ત્યાં ઉભા હોય તો મહાવીર શું કરે મહાવીર બંનેને કરુણા જે કઈ કરુણા બિલાડી પણ કઈ કરુણા બિલાડી પણ એ કરુણા એ દ્રષ્ટિ કરુણા પોતે જવું પેલા ભાઈ પૂછે છે બુદ્ધ ભગવાન દયા શા માટે આવે દયા ધર્મનો મુખ્ય ગુણ દયા થાય અને હેન્ડ આવે પછી શુદ્ધ થાય શુદ્ધ શુદ્ધ દયા અને દયા ઘટે નહીં તો શુદ્ધમાં આવી શકે દયા છૂટે નહીં તો સુધમાં આવે છે મારે કાઢી દે કાયદા ધર્મનો કાયદો કે છે કે બીજાને ખાવામાં અંતરાય એટલા હાલ વિચાર પોષણ કરવા જેવું છે તેમાં તે તારે અથડાય તે તને અંતરાય પણ છે તારા પોતાના દોડા માટે તને પણ અંતરાય પણ છે દાદા આ પરસ્પર વિરોધી ના કહેવાય વિચારો આ પરસ્પર વિરોધી ના કહેવાય વિચારો એક બાજુ હિંસા એક બાજુ ગુજરાત ગુજરાત તમારે શુદ્ધમાં આપણું વિરોધી નથી આ શુદ્ધમાં વિરોધી આ શું કરે થવાનું વચ્ચે જો હોય તો મોટા ભાગનો મોટો રીતે ચાલે તમારે તો ફેરવાનું જે હોય એ હા જેમ માઇલેજ કરવા કરતા મૂળ રહ્યો છે હવે બચ્ચા હોય ખોરાક લેવાની છે અને ખોરાક એના હાથમાં આવેલો છે તમે ગુજરાતીમાં જે ખોરાક પડે એના જે મધ્યમ શું થાય શું થાય તે જે અંતરાય કરવું બધું તે એટલા અત્યારે તમારે અંતરાય સાહેબ નો ધંધા નહીં સાહેબ નો ધંધા નહીં એનો બચ્ચો હોય તારે અને જે લોકો મારે છે ને એ તો પછી માટે ખાવાનો ત્યારે ગુજરાતું એટલે બચ્ચાને મુખ્ય મળે છે આવી જોખમદારી બધા રહી અને એમાં કામ વધે છે વિચારોને ના થાય કરે સમજો કરવો મોક્ષે જવું ત્યારે ના કરવું ব্যর্থ ખાવ શું કરું જાગૃતિ બોલવાનું તો બોલવાનું શું ના વિચારે ભગવાન ભગવાન જે કરતા છે આંગી કર્યું ભગવાનની વાત આંગી કર્યું એ થોડી ગાડી પાડી આ જગતમાં કોઈ જીવ કોઈ જીને મારે આપતો કોઈ જીવ કોઈ જીને મારે આપતો કેટલા કારણો બધા ભગવાન બહાર પાડવા ના પાડે લોકો ભાવ ભાવ કરે આ ભગવાન આ તો બહુ ઘણું બધા પછી બધો તો એવી માહિતી નાના નાના એ મારતો બને છે અને બધા અહંકાર કરે છે તેને ભૂલ ભરવું અંદાય પાપે અનુભવ એવા પુણ્ય પુસ્તકોને જે કોઈ પાપ કરવાના શું કહ્યું કોઈ પાપ નહીં એ કરો કોઈ પણ ઉપાય તો હવે દુઃખે દુઃખમાં આવો તમે એને કંઈક સિવાય કરી કરાય સમજણ બચાવો સેવાની વાત આ લોકો બતાવી બતાવી કેટલું બતાવશે એક એક ઉંદર એક બતાવે શું બતાવે આપણે આપણે વાઘ હરિયાણ પાસે પડ્યું બધી વાઘ હરિયાણ પાસે પડ્યો હોય કેમ બતાવતો નથી તો બાઘ ને મારવા જવું છે કે નહીં જોના એવું છે ને આ વખત લબરાને મારવા જોઈએ લબરા નામની વાત નથી શું કહ્યું આપણે અને કહે કે જેમ બચાવનારા નીકળ્યા આપણે જતું બાપ દાદા ચાલતું આવ્યું ને એ ચાલે આવ્યું

તમે છીએ એમ નહીં કહેતી કે આમ ના કરશો તમને આવે અનુકૂળ આવે તો આવું કરજો કે શું કે તમારે નિશ્ચયમાં બેસી રહેવું બાકી કોઈને કઈ છે બચાવવા રહેવું નહીં આ આપણે વાત કરી એના પછી મેં એમ કહ્યું અમારે નિશ્ચયમાં બેસી રહીને અને બહાર છે તો કરુણા ભાવમાં રહેવું કોઈને પછી કેવું નહીં ના

પુસ્તકે જેવું કઈ રહ્યું નહીં એકલા બીજા ઉગર એકલા અંદર તમને ઠીક લાગે છે આપણે ગ્રહણ કરેલું છે રહેલું છે નહીં તો પછી બુદ્ધિ માં જતો રહે છે આત્મા પણ સમજણ આવી પછી તો કરુણા ભાવ આવે જ ને જો સમજણ આવી બરોબર તો પછી કરુણા જ આવી ને કરીને કે વાત સામે આવે તો શું કરવું એમ પ્રશ્ન હતો ને ભાઈ જયંતિભાઈ નો હું છું હું અમૂર્ત છું એમ બોલે તો વાઘને દેખાય નહીં એવું બને એમ મિર્તનભાઈ કે છે તો જો ન દેખાય તો વાઘને તો જે એની ગંધ આવે ને માણસ ની ગંધ તો આવે ને ભૂતગલ ન દેખાય વાઘને આત્માને ના જાય ભાવ છે ભાવથી દ્રવ્ય બે બે પ્રકારનું દ્રવ્ય બે પ્રકારનું ભાવના પરિણામ દ્રવ્ય કહીએ છીએ અહીં દેખાતા પરિણામ હા બરાબર અને ભાવનું અધિક અધિક પરિણામ એને પણ દ્રવ્ય કહીએ છીએ ભાવનું પરિણામ પણ દ્રવ્ય અધિક પરિણામ બધા થાય પરિણામ કહેવાય ગોત્ર કર્મ પરિણામ જીવન એ બધા નાના વ્રણ છે અને જાડા વ્રણ તૂટેલું હોય તો ભાવ ઉત્પન્ન ના થાય નાના જ્ઞાન તો નાના તૂટી જાય આવરણ તૂટી જાય નાના આવરણ અને બીજું રત્નાવરણ બંને તૂટી જાય અને મોહ ચારે ઉડે ચારે ઉડી જાય ફક્ત પરિણામી મોહ રે પરિણામી મોહ રે જયારે ચારિત્ર મોહ કહેવાનો બાકી મોહ ઉડે ખરો નિશ્ચય મોહ ઉડી જાય નિશ્ચય ઉડી જાય ચારિત્ર મોહ રે અને અંતરાય ઘણા ખરા ઉડી જાય અંતરાય તૂટી જાય ઘણા ખરા બોલો જે સુખ નો અંતરાય પડે તો એ સુખ આપણે ભેગું થઈ જાય જે સુખ નો અંતરાય પડે સુખ ભેગું થઈ જાય અનંત રાશિ અંતરાય પડે એ સુખ ભેગું થઈ જાય બોલો તું જે હતા શું કહેતા બોલતા ગઈકાલે સંસારની પાક ચિંતાઓને એમાં હતા આજે આનંદમાં આવી ગયા જે આનંદ પ્રાપ્ત કરવાનો જે અંતરાય હતા એ પૂરી ગયા એટલે આનંદ જેવો થઈ ગયો ગઈકાલે કેમ બન્યું અંતરાય હતા એ ગયા એટલે બન્યું એટલે ના બને અંતરાય ઉડી ગયા પશ્ચિમ દિશામાં એમનો મુખ પશ્ચિમ દિશામાં એમનો મુખ પશ્ચિમ દિશામાં પશ્ચિમ એમનો મુખ અને પેલું ઉત્તર આ બે માં જે પસંદ કરવું કે આ આપણા ઘરમાં અનુકૂળતા જોઈ કે આ પશ્ચિમમાં અનુકૂળ છે ઉત્તરમાં અનુકૂળ છે બરોબર તો કારણ કે આપણે ઉત્તર તરફ જોઈએ એ ફોટો આવે છે ઉત્તર ફોટો રાખવાનો ફોટો દક્ષિણ તરફ જતો ફોટો દક્ષિણ તરફ જતો અને આપણે ઉત્તર અને બીજો પૂર્વ જતો હોય ફોટો પૂરો પછી જતો ફોટો બહુ વાત કરે હા દાદા વાત કરે ઘરે ઘરે correcto રોજ જ છે આવું બોલનારા બહુ ઓછા હોય દાદા બહુ મળે જ નહીં કારણ કે આવી વાત કોઈને ગમતી ન હોય એવી માન માન બોલે નહીં ને હા હા તો સાચી વાત છે જેમ છે તેમ એકદમ ઉતરી જાય છે સમજાય સમજાય એક કાગળ બોલતો ટુકડો લીધો હતો મારા જે પથારી પડ્યું બહુ થાય ગભરામણ એ લોકો એ લોકો બહુ થાય મહારાજ ગભરાઈ ગયા હતા શું છે મારા પ્રાણને કહ્યું મારા ક્યાં તમે સમજાવવા જોવાનું ના કહ્યું ના આખું કાયા કરે મોક્ષની ભરાઈ ગઈ છે ચોપડા અને બધા આમ

થોડું કાર્યક્રમ હોય થોડું નાખી છે થોડું રોજ થઈ ગયું ધ્યાન થઈ ગયું પછી તો નથી ગઈ જતી તો ગઈ <laughs> પછી ગઈ કઈ રીતે કહી શકાય કહી શકાય પેટમાં નાખી હોય તો કીધું અંદર પછી પછી ખબર પડી પડે જતી ગઈ જતી તો દાદા એ તો એ તો ગઈ પણ એથી આગળ થયું છે આ બધું જતી ગઈ થી પણ આગળ થયું છે અત્યારે જતી ગઈ હવે આગળ જવાનું પછી ગઈ કેવી રીતે કહી શકાય પછી જતા પછી પછી ગઈ ક્યારે કહી શકાય પછી ગઈ ફરી આપણને એવું એવું ફેર ચડે જ નહીં ત્રણ ગોળ પેલા એમાં જતી ગઈ જતી ગયેલી એક્સેપ્ટ થઈ એક્સેપ્ટ સાથે અને એ શબ્દ એટલે ખૂબીની વસ્તુ એ છે એ શબ્દ જે નીકળે છે ને એ એક્ઝેક્ટ પેલું એને અડે છે એ ઉછેડે છે ફેરવે છે એક્ઝેક્ટ ક્રિયાકારી થતું દેખાય અંદર એટલે એટલે દરેક પેલું હોય ને પંખાની સ્પીડ લાઇટની સ્પીડ તો લાઇટ થાય પંખાની સ્પીડ તમે પંખો કરો હીટરની સ્પીડ તમે હીટર કરો એવું બરોબરના શબ્દ એક એક જગાએ ટચ કરી બધું કામ કરતું હોય બહુ વૈજ્ઞાનિક લાગ્યો બધું દસ ટકા નિવેડાવો ને નિવેડ ના આ રૂમમાં આપણે છીએ મુક્તાવક છીએ પણ રૂમમાં બંધારા જેવું છે એટલે રૂમમાં હારી ફરી છે મુક્તતા પણ લાગે છે પણ હજુ આ રૂમનું બંધન છે એવું એવી દિવાલોનું બંધન ભાઈ લાગ્યા કરતું હોય છે અહીં વાત નીકળે ને ત્યારે એકાદ દરવાજે ખુલી ગયું લાગે हाँ। बाहर निकलाते निरेड़ा निरेड़ा निरेड़ा શું કહેવાય પચ્યું કહી શકાય ખરું પછી તો એવા સંજોગ ઉભા થાય છતાં પરિણામ બગડે એટલે બદલાય નહીં પાટો બદલાય નહીં ત્યારે હવે ત્યાં સુધી રાહ જોવાની રહી પેલા હવે તો દાદાશ્રી વાત યોગની આત્મા એવી એટલે પછી તો બધું છોડી દીધું દાદા ને ફરી આવો કહેવાનો વખત ના આવવો જોઈએ એ બહુ એ થયું હા તો સાહિત્ય તો એવું અમર છે તમને ગાડા બધી રોકાય ના રોકાય સ્વભાવ સ્વભાવ

મને એટલે આખો દિવસ આ વિજ્ઞાન વિજ્ઞાનના પૃથ્થકરણ કરી દાદાને એક શબ્દ પણ ઓળખવો નથી અને આ દાદા જે આખું મોક્ષ નું ઉઘાડું વિજ્ઞાન કરી રહ્યા છે એ એ છે સતત સમજવાનો જબરદસ્ત રહેવા છતાં પણ જે આવી જે ભૂલો થતી હોય છે અથવા જે વ્યવહાર બને છે અને જે ભૂલો ઊભી થાય છે બધી અને આખું પાટો બદલાવ કર્યું ને તમે ચુકાવી દે એટલું જોખમી લાગ્યું બધું નહીં લાવી પડે ત્યારે લૂંટાય નહીં પાટો બંધ લૂંટી જાય કરીએ તો પછી ગાડી કસી નાખે પાટો આ મોક્ષ કોઈક કોને કહેવાય <laughs>